તો બી મિકેનિકલ નોકરી હાલતા નથી હાલે છે કેવી પંદરસો રૂપિયા એટલે દોઢસો દોઢ ઓછી થઈ ગઈ છે સહન શક્તિ ઓછી થઈ ગઈ છે અત્યારે હિંમત નથી આવતી અત્યારે હિંમત હિંમત રહેશે કે નહીં રહેતી ખરેખર હિંમત આવી જશે શું કહ્યું કે એક તિબત ડૂબી ગઈ કે મારે આખી દરિયો ડૂબી ગયો બીજી સીમત મૂકી છે દરિયો ડૂબી નહીં ગયો <laughs> એનો ટૂંકમાં કહેવાનું એક કે આ તકલીફો સહન કરવાની તાકાત ઘટતી જાય છે તકલીફો નો વાંધો નથી પણ સહન કરવાની તાકાત ઘટતી જાય સહન કરવા જેવું છે જ નહીં જગત સહન કરવા શું થાય એક સિંહ ને બહુ સહન કરાવીએ બહુ દબાઈએ તો સહન કરવું એ ગુનો છે શું કહ્યું સહન તો થોડું ગણું હે સાધારણ સહન કરવું બીજું બધું કપડે નોડે કરી દેવી હકીકત સમજે ને સહન કરે સ્ક્રીન કૂદે પછી કૂદે એટલે બધું એવું કરે સહન ના કરીએ તો બે પાટામાં તો ખેંચાય અમે બધી સેફટી કરી આપીશું બધી સેફટી સેફ સાઈડ કરી આપીશું તમારું શું દુઃખ છે ઘણા દુઃખ છે મારી શું કહ્યું તમને તો એ મળે છે કઈ કે હાથમાં આવે છે બીજા ઘણા દુઃખ્યા આવે ગેલન પીતા હતા તે બંધ થઈ ગયા દુઃખ ના મારે પીએ બિચારા દુઃખ બંધ થઈ જાય ના તું થોડું થોડું લઉં છો હે વેજીટેબલ લેવું કેમ ના વેજીટેબલ પૂછવું પડ્યું પ્રશ્ન પ્રશ્ન જનરલ સામાન્ય પ્રશ્ન હોય છે કરવા જેવું નહીં ઊંડા ઉતરવા જેવું નહીં એને છે ને પેટમાં તકલીફ થયા કરે છે એમને પેટમાં તકલીફ થયા કરે છે તો એટલે એને આંતરડા એને ખબર નથી પડતી શું ડોક્ટર બહુ બતાવ્યો આવ્યો તેને મળી જાય ના વાત કરતો એટલે પછી વાતોમાં અમે વિચાર કર્યો કે બીજું તમે મેલ ન્યુટ્રિશન હોય કદાચ કદાચ મેલ ન્યુટ્રિશન હોય તો ના ના આ તો અમે સબ્જેક્ટ કેમ આની વાત ભાઈએ સવાલ એટલા માટે કર્યો પેલો વેજીટેરિયન નોન વેજીટેરિયન નો કામને જે પેટમાં જે દરદ થાય છે એ અત્યારે તો વેજીટેરિયન છે તો કદાચ ડાયટ ચેન્જ કરે તો કદાચ સારું થઈ પણ જાય મુશ્કેલ જાય મુશ્કેલ થઈ જાય મુશ્કેલ બહુ જોખમ બહુ જોખમ પેલા હું ખાતો હતો પેલા નોન વેજીટેરિયન ખાતો હતો પેલા ખાતા હતા પછી અઢી ત્રણ વર્ષ અઢી ત્રણેક વર્ષથી બંધ કરી દીધું એનું જોખમ છે ને જે લોકોને મધર અને ફાધર જે મંસાર તેના છોકરાએ મંસાર કરવો જોઈએ નહીં દેશમાં ખાતો નતો પણ અહીંયા આવીને ખાવાનું શરૂ કર્યો હતો પછી ખાતો નહીં હતો પણ અહીંયા પછી ખાવાનું શરૂ થયું ના પણ મુશ્કેલી હતી થોડો વખત બે ત્રણ વર્ષ ખાધું હતું કારણ કે નોન વેજીટેબલ આ જાનવર હોય ને નોન વેજીટેરિયન એના દાંત જુદી જાતના હોય વેજીટેરિયન જુદી જાતના હોય મતી બી જુદી જાતની એમની મતી પણ જુદી હોય હે ભાઈ નું કેવું છે કે એમની મતી પણ જુદી હોય જુદું હોય અને આપણે દોરાઈએ એટલે મુશ્કેલી મૂકી જાય આપણા મુશ્કેલી ઉભી થઈ જાય ને બધી અને જડતા આવતી જાય બધું જડ થઈ જાય માણસ શું કહે અચ્છા જે થઈ ગયું થઈ ગયું એને તમે દેવ છે ને કઈ બોલો પેલામાં જઈને બોલો દાદા ભગવાન રામ રામ ઘણી વાર દાદાના પદો ગવાતા હોય ને એવું હોય અંદર થી મને બહુ આનંદ બહુ બહુ વગર બોલે આનંદ રહે વધારે વાંધો નહીં વાંધો ને આ તો બધા એવું છે નવા માટે આવું શું કે છે કરી કરી નથી બધા મને આજ્ઞા આપો તો હું કરું કરજે કરજે કે દિવસે કરું દાદા કરજે એકલામાં અમે આપીશું પરવાનગી તમે વખત આવતા જોઈએ છે હમણાં જોઈએ છે આપીશું કાલે પંદર જય શ્રી એક જ ગાડી લઈને આવ્યા દુઃખી છે તેની દીકરી ના શું કરી ઉડતું કઈ જામેલું હોય તો બગડી ના જાય એટલું એટલા માટે ના બે દખો થઈ જાય દખો દખો થઈ જાય God has not created this world at all. The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. What is your name? મેં તમારી ચોપડી મેં તમારી ચોપડી વાંચી છે ને મેં તમારી ચોપડી વાંચી છે અને મને તમારો રિયલ વ્યૂ પોઈન્ટ જોઈએ એમ કે હા પણ તારું નામ શું નામ Meena Meena you are Meena is correct by relative view point and you are સિદ્ધાર્થમાં is correct by real view point to are two to solve solve this you are Siddhartha is by real viewpoint. You are Mina by relative viewpoint. All these relative are temporary adjustments. And you are permanent. તે તે પાર્ટ સમજી પણ મારે તો છે ને શુદ્ધ આત્મા એક્સપિરિયન્સ કરવો છે તે પાર્ટ મને સમજણ પડી પણ મારે શુદ્ધાત્માને એક્સપિરિયન્સ કરવો છે want ઓગણીસમી તારીખે મળશે ઓગણીસમી તારીખ ઓગણીસમી થોડું થોડું ગુજરાતી બોલતા આવડે ને આવડે થોડું થોડું વાંચતા આવડે પેલું ઓગણીસમી મળી જશે ચરણ વિધિ વાળો આમ તમે યાદ હોય શબ્દ થઈ થઈ જાય <laughs> અંબાર અંબાર કરતા આવવાના છે આવવાના છે આવવાના છે પણ આયા આયા અડચણ પડે નહીં એટલા માટે ના આવ્યા હતા ચર્ચી કોઈને અડચણ પડે ને કે બે ચાર નહીં એવું કેવું નહીં આપડે બીજા લોકો સંભાળી લેવા બધું માણસ વધી ગયો હોય તો બીજો માણસ ખેત માં આવજો બરાબર બ્રાહ્મણ ભાઈ કે છે કે મને પાકી પ્રતિતિ થઈ ગઈ છે કે આ દેહધારી પરમાત્મા જ છે એટલે હવે મારે આ પગ નથી છોડવા જયારે સમજણ પડી એ છોડે કરો ના સમજણ પડી એ ગમે તે આજે છે ને તમે સ્વામી તીર્થંકર ની ચોપડી હતી ને ઇંગ્લિશમાં તે વાંચી એ છે there's so much to know and there's I could spend a whole lifetime knowing and I want to experience that it's I think it's I want to find the absolute uh, truth એમ કે છે એટલે સિમંદર સ્વામીની ચોપડી આજે વાંચી એને એને પોતાને થયું કે એટલું બધું જાણવાનું છે કે જેના માટે મારે આખી જિંદગી ખર્ચવી કાઢી નાખવી પડે અને મારે તો કહે છે કે એક્સપિરિયન્સ કરવો છે સત્યનો હા. કહો કઈ મળશે તમે You will get that experience. Uh, I wanted to ask him. Uh, Sorry, <laughs> sorry. Krish, uh, things with Hinduism and Buddhism and Christianity and all that. I was just reading all some of the different things that they were saying. My understanding was that they were all trying to say the same thing in uh, different ways. And, um, and they were all saying that when you go to Agnani, that you should be thoughtless. You should uh, be a Buddhist. But see, બરોબર somebody like me has to be in the state of oh, virtue impossible બિલકુલ so how can you achieve that kind of a state so that you can benefit from it uh, in totality બેન કે છે કે હું બુદ્ધિઝમ પછી જૈન બીજા બધા ધર્મોનું વાંચું છું અને બધા એક જ કહેવા માંગે છે કે જ્ઞાની પાસે તમે જાઓ ત્યારે તમે અબૂત થઈને જાઓ બુદ્ધિ નહીં રાખવાની હવે કે હું કેવી રીતના એ સ્ટેજ પહોંચું કે જેથી કરીને મને પૂરેપૂરો લાભ મળી શકે તો હું એ અબૂત થઈ કેવી રીતે શકું હું કરી આપીશ તારે નહીં થવાનું કે કરી આપશે દાદા જાતે બુદ્ધ ના થઈ શકે એટલે ગુજરાતી બધું સમજાય છે અને થોડું થોડું બોલે છે દાદા બોલે છે એવું થોડું થોડું તારું તો મને કહેવાનું કે દાદા તમે કરી આપો મને કઈ સમજ પડતી નથી બસ એટલું તારે વિનંતી કરી દે દાદા મને કરી આપો I submit you I submit you So then, uh, if that's the case, then I don't have to worry about anything. Right. Right? And I don't have to ask any questions, right? There's no need to ask any questions, right? No, everything. You will get the solution in this only. No, that no. is correct. No, you, you can ask the questions. No, see, all the other see, the questions about, um, like, dear Shankar Bhagwan and uh, Krishna Bhagwan and all these different, about astrology and all these different questions. If I don't have to ask any question, right? If એ બેન કે ઇંગ્લિશમાં થોડી વાતો જુદો કરે ને જે is to me some sort of thing that I like about myself is that uh, everything that I do is totally um, selfish. It's all totally to the benefit of myself. If deep down, any anything that I do, I mean, in the, when I'm doing it, I may not think I'm doing it for myself. That I'm doing it for somebody else or something. That is But really right. but but deep down, when I sit down and think about it, I realize that every, every single action that I do, everything that I speak, whatever, whatever I see, is all towards my <coughs> benefit. Uh, so if I realize that, then... Um, uh, it's kind of a... It, it, to me, it seems like that the mind is like the devil, and divine is the contra... Uh, divine is the contradiction of the mind, and is that why all all the um, enlightened people say that you should put the mind aside because it is is it like no, the devil? That, that is the kram step by step there, and this is now Dada is the kram. Now what yeah. he will do, um, whether your mind is devil or divine, uh, he will realize, he will make you realization that you are completely separate from your mind. Right. Whether it is divine or devil, you are not concerned with that. You are only observer and posture of that mind. As if you are looking this picture. Right. And uh, you, you don't get involved with that picture, whether it is good or bad, whether his villain is there or whether hero is there, right. you are not concerned with that. Just you are observer. Same way, the mind of uh, Meena relax. and you will just see whether it is good to the uh, good thought or bad thought. Okay, but you will, you will, all the time you will remember that this is not mine. I'm just See, the whole thing is, this is what I see in the people who have taken Gnan before. પ્રશ્ન છે કે હું મારે દાદા જે એક્સપિરિયન્સ કરે છે પોતે જે એબ્સોલ્યુટ સ્ટેટમાં છે મારે એ જોઈએ છે મારે આ બધું You will get. no, no, no, uh, it's not up there right now. He said You will get absolute state. He he has he has told you. Yeah, I know, I know that. I, I know that. See, one thing you should not do. I feel, and it's not do or don't. Doubt is something I find that when I come to you, I have no doubt. Determination सबको होता है. I want to be a millionaire. I want to know absolute truth. I want to know this. But you have to have no doubt that you have. And only you, Jnani has no doubt. It is either light or dark, no in between. And, and it, is, it happens, it happens. It's not gradual, it happens. I feel, I experience that sometimes. And you help me, you help me. You see, but humility you have to have, humility. Right, Dada? Humility. See, this feet you have, Jnani, this is your body, this is body, this is no good. This go, my body is good. This feet, if it walks on the earth, even insects will get moksha someday. This even God cannot give. This I understand, I feel. Of all jnanis, whoever has gone, But that is based on faith and belief and conviction and also experience. So I am at different stage, she is at a different stage. Change of belief is experience. Experience. Little bit. At least I have little bit. <laughs> no doubt. Ah, without doubt. Without doubt. But as I said, I am still here. So maybe five, six janmas. I guess. But she is very sincere, Dada. Very, very, very, sincere and very determined. very good. She's not I a- find. Or But no, no obstruction. no obstruction. Clear. You, you, you have obstruction. Fine. File number Sorry. two and three. It doesn't matter. Discharge. अच्छा Discharge हो जाएगा. <laughs> What can I do? Service obstruction નહીં obstruction wife I have two children I have but I didn't ask for that I ask only one and I got five five five I got what obstruction yes What? I'll no file. But no file. Only one file. એ કે મને કે તમે તો આ બધા જંજાળમાં પડેલા મને હું કામ જંજાળમાં નાખે હું તો જંજાળમાં નથી ક્લિયર યા That's going to make her that way. और हमारे साथ रहेगा नहीं तो काम पूरा हो जाएगा तुम्हारा तुम्हारा भी पूरा हो जाएगा Doubt नहीं दादा आपको. No doubt. हाँ? Doubt हम्म, नहीं. हम्म। I- हमारे साथ रहने Clarity, की clarity. रहने की जरूरत है खाली और हाथ देने की जरूरत बस Dada, this clarity is very important. Confusion mind is, is I find I don't have that. And I used to be restless. huh? Sin also, I'm not, sin everything, I'm not worried because it is, it has happened. Past is nothing, few, present being is most important. ललिता भी कर लेंगे वो भी पूरा कर देंगे कोर्स एसोरेंट कोर्स पूरा कर देंगे ललिता को भी हाँ वो सब फाइल दादा सब एवरीथिंग अभी कोई कोई डिफेक्ट नहीं तुम्हारा में? Uh, Nirupin, I want, uh, I was वो wondering. पहले डिफेक्ट था ज्ञान के पहले દાદા अभी कोई डिफेक्ट नहीं है પ્રશ્ન છે કે છે કે મારે એબ્સોલ્યુટ ટ્રુથ જાણું છે અને મનના ઘણા પ્રશ્નો છે એના ઘણા જવાબો છે પણ મારો પોતાનો એક પ્રશ્ન છે અને એનો જવાબ એક જ છે અને દાદા આપશે આપી શકે એમ છે તો કે હું શું કરું આ મનને બાજુ બેસાડી દઉં કે પછી બધું કહી દઈશ શનિવારે બધું કહી દઈશ મનની જરૂર છે મનની જરૂર છે દાદા એમ કે Till Saturday. Until ah, Saturday. My music, oh, my mind. Mind. Yeah. મનની વાત પૂછ્યું તો કે છે કે હું ફ્લેક્સિબલ થઈ શકું બધું કરી શકું અને આ મારો નેચર ઇન્ડિપેન્ડન્ટ રહેવાનો છે પેરેન્ટ પેરેન્ટ ગમે તે હોય ઇન્ડિપેન્ડન્ટ મારો રહેવાનો નેચર છે independent I am fully independent તમારે પણ એવું જ nobody is boss to me કે મારે એવું જ થવું છે No compulsion, no tension. Wait, uh, um, uh, કાલે શું થયું? Um, I wore a pair of jeans, right? And my dad didn't want me to wear a pair of jeans. Forced me to do anything. I like to do it at my own. એમ કે એને એક દાખલો આપ્યો કે કાલે કે છે મારા પપ્પાએ કહ્યું કે તું જીન્સ ના પહેરીશ બીજો ડ્રેસ પહેર તો કે મને એમને ફોર્સ કર્યો એટલે મારું એમ કે હું એમને આગરી આપીશ તો મને પહોંચવું પકડાવશે એટલે કે એવું મને નથી ગમતું મારા પર કોઈ ફોર્સ કરે એવું નથી ગમતું મારે ઇન્ડિપેન્ડન્ટ ગમે છે એટલે હું સમજી શકું આઈ નો કે what he saying is is એમ કે છે કે આ જે થયું એનો અર્થ એવો કે હું હું આજ્ઞામાં નથી રહેતી મારી એવી ઈચ્છા નથી કે હું એમના કયામાં ના રહું પણ બીજી બાજુ મારે માટે ઇન્ડિપેન્ડન્ટ રહેવો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે મારા માટે તો ક્યાંક શું છે બરાબર એ સમજાતું નથી એને Yeah. <coughs> તો ઇન્ડિપેન્ડન્ટ તો ફૂલ્લી કોમન સેન્સ ફૂલ્લી હો જાય એ જાય ત્યાર પછી એ તો રહેવાય નહીં રહેવું પડે કોમન સેન્સ ખુલ્લી જ્યાં સુધી full common sense full develop ના થાય ત્યાં સુધી ઇન્ડિપેન્ડન્સ કમ્પ્લીટ ના આવે ત્યાં સુધી ડિપેન્ડન્સી રહે જ કે છે I know that but you see there are ચોરાસી સવારે I I understand that but see okay for example what has been happening with the Indian culture is they accept everything for tradition. They never ask the question why they're doing it. They just do it. It's like just follow blindly. You know, they never question. They never question why. Why they're doing it. See, if I know why I'm doing something, like uh, then I'll do it. See, uh, if I can understand the tradition, I would do it. But I don't like uh, to do it just because everybody's doing it. એમ કે છે ઇન્ડિયન કલ્ચર એવું છે કે બધા જે કે એમ કરે પછી એમાં પોતે પૂછે નહીં કે શા માટે એવું કરાવો છો ખાલી બ્લાઇન્ડલી કે છે કરી કરવા કરે કે છે મારો એવો હું એવું નથી માનતી કે બ્લાઇન્ડલી કરવાનું કે છે જો સમજ આવે તો હું કરું મને જો સમજણ સમજમાં આવે તો હું કરું બરાબર બુદ્ધિપૂર્વક કરવા લાગે બુદ્ધિપૂર્વક ના થયું નહીં મને સમજમાં આવવું જોઈએ ખોટું નથી એમ બનાવી સારું તો એક પણ ભૂલ ના રહેવી જોઈએ પોતાના હા તે એટલે હું છે તે last two three weeks whatever I've been not a blunder not a mistake that's I know that's very difficult see I've been looking back last um, two three weeks searching for છેલ્લા બે ત્રણ અઠવાડિયાથી હું આ છે તો મેં મંથન કરું છું અને પોતાની ભૂલો you are uh, trying to Find my mistake. પોતાની ભૂલો જોવાનો પ્ર- શોધવાનો પ્રયત્ન કરું છું છેલ્લા બે ત્રણ અઠવાડિયાથી હા ભૂલો બધે ભૂલ નહીં રહી ગઈ અમારે એક પણ ભૂલ નહીં એટલે અમે સ્વતંત્ર <laughs> See, uh, but see, the thing is, there are certain things that I realize about. Uh, I have certain things that I realize about my mind. Okay, uh, I've always mixed my mind with the eye. Okay, and it was not until I read his book that I started looking within myself and I started looking at some of the feelings that I got. And um, see, for, for me, it was so, for me to understand that money and being famous and all that was very easy. Uh, for me to be uh, able to drop uh, wanting to become famous or wanting to be, uh, uh, get money and all that was very easy. See, I just want to be able to spend every minute that I can um, trying to shut off the. Um, he was. Uh, he said something that uh, everybody has certain number of layers, mm-hmm. and as as, the, as you shut your layers off, the closer you get to the eye, right? Right. See, so I've been. Uh, that's what I want to do. See, if that's what I'm supposed to do. That's good. You are good. You have good effort for that. See, now this is what I realized about the mind. Okay, that every action that you do is totally selfish. You may not realize it, but if you really deep down look inside yourself and look for the reason and not the rationalization, not uh, if this then that, if this then that, but the real cause, the real reason. સમજાય છે ભૂલ વગર નું થાય ત્યારે સતત થાય હા એટલા માટે તો કે હું હવે પ્રયત્ન કરું હું જાણું છું કે દરેક ને ખૂબ ખૂબ આવરણો હોય છે લેયર્સ હોય છે અને એ બધા જેમ જેમ લેયરો આવરણો થશે તેમ કે છે આપણે આય ની પાસે વધારે જઈએ અને હું એ પ્રયત્નમાં છું કે છે અફકોર્સ કે છે હજુ માઇન્ડ થી સેપરેટ નથી થઈ હા. પણ આ હું સમજી શકું છું કે આવું છે I without my God, સ્વતંત્ર independent. Without my, with my dependent. With my Right. dependent. Uh, they, see, outside mind, I can drop them like that. <laughs> See, because I can understand it. That uh, just the simple logic of the mind, which says that when I die, every, nothing is uh, permanent, everything is temporary, all the relationships. are મહાત્મા temporary. વિચાર નહીં આવતા એટલા વિચાર એના આવે એ કે છે ને હા? એ સમજણ થી લે છે ને એક વખત એને ગેરમાં બેસી ગયો પછી એની ગાડી બહુ જ પૂરપાટ દોડશે હા. So that's why I'm here, because I want to understand. See, I, I really uh, want to understand. Uh, so I been looking એટલે તમારે પૈસા કીર્તિ આ બધું જો મારે જોઈતું હોત તો ઈઝી હતું મારા માટે એ નથી આ આ વસ્તુ હવે નથી પૈસા તા બાબા ને જોઈએ તને બહુ પૈસા ના જોઈએ ને જોઈએ <laughs> પૈસા જો See, I was, I was, my main concern when it came uh, to uh, being independent was to take care of myself in terms of uh, clothing myself and food and everything. But see, I, as I was reading and stuff, I realized that the, um, the eye does not even, can sustain without the food and, and everything else. So, so I want to get to the point where I, I can... ત્યારે કાગળ લખ્યો તો પંચગીરી થી એક તે fully dependent independent not a single bending not a single bending. Uh, so uh, how can i get to the stage where there's not a single blunder એટલે હું એક સ્ટેજ ઉપર કઈ રીતે કઈ રીતે પહોંચી શકું એક પણ ભૂલ ના રહે એક પણ બ્લન્ડર ના રહે એ અમે બધું બતાવી દઈશું અમે તને બધું બતાવી દઈશું હેલ્પ કરીશું See, if the eyes the mind, the mind, if the eye is separate from the mind, then and I'm just the observer, then then I don't have any mistake. Or I don't have any problem. If if you can remain in that state, then it's all right. These whatever right. mistakes will be uh, Minu's mistakes. Right. So then uh, what I'm, I want is how can I get that Shakti? <coughs> now one uh, one thing I'll do. Dependent. Right. I, I without my independence. I with my blunder. my the biggest one that I want to be separate from is the mind, body, and speech. Yes, that he will do. have the reveal. That I want. More than just relationships with people and money and all that. That can drop. Very Well, it could drop. No, I know, but see It what will I'm go saying. autom- it will go automatically. But see what I'm saying is that for me to realize that I want people to <coughs> કોઈની experience. નકલ કરે ત્યાં સુધી સ્વતંત્રતા અપાય નહીં જ્યાં સુધી જે માણસ કોઈની પણ છે પણ નકલ કરે ત્યાં સુધી સ્વતંત્રતા અપાય નહીં નકલ કરીને શીખે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અમે અમારી આખી જિંદગી નકલ નહીં કરેલી નાના ભાઈ નકલ નહીં કરેલી કોઈ કરે નહીં કે પોતાનો સરસ જગત આખું નકલ થી જગતા રહે છે Yeah, I'm exactly that way. I'm the rebellious. He's saying not to be rebellious, right? Does we see someone and that uh, we carry that impression of that person or that thing and we, we just follow that, we do like that. We must just do exactly what everybody loves doing. Huh? Yeah, we are doing that. We don't have our independent thoughts there also. When we are independent, we have to, we, we should be independent in every, every corner. When we are following or when we are, we are doing imitation. Okay, uh, with that? Okay, so, okay, there's this vyavastit, right? And um, they were saying, I didn't understand that very well, but um, if everything is run by vyavastit, then the I has absolutely, <coughs> then the I is just following. Okay. No, I'll but, tell you, Anta, this is Ramos, not me, my. I, I remain separate from that thing they realize it, they are three levels. અને પછી હું સરેન્ડર છું મારે સરેન્ડર તો થવા માટે હું આવી છું અને જ્ઞાન મારે લેવું જ છે પણ હું પહેલા મને સમજણમાં આવી જાય જોઈએ મસ્ટ અન્ડરસ્ટેન્ડ છે મને અમારે છે સમજવું છે For me is a lot easier. See, he even writes in his book that I was reading that a lot of people come to him with a half full vessel. So how can he pour in it completely? You see. So, empty vessels. yeah, so I want to empty my vessel first before I એ કે છે કે દાદાએ આપતાણીમાં લખ્યું છે કે કેટલા લોકો મારી પાસે અડધો ગળ- ગળો ભરેલો લઈને આવે છે તો મારે અને તો કે ભ- ભરેલો ગળો હોય તો આમાં રેડું કેમનું તો કે મારે આખું ખાલી કરી નાખવું છે તો હું કે છે બધું ભરી શકું હા તો ખાલી કરી નાખીને એ છે તે વાસણ પણ ફેંકી દેવાનું વાસણ બધું ગંધા તો એ વાસણ રાખવાનું નવું વાસણ અને પાણી નવું બધું નવું એટલે મને સમજાવો કે હું કેવી રીતે આખું વાસણ ફેંકી દઉં ને એ કે મને સમજાવો કે હું કેવી રીતે આખું વાસણ ફેંકી દઉં કારણ ફેંકી દઉં હું ફેંકી દઉં ફેંકી હું ફેંકી દઉં તેડ તો ફેંકી દે હા એ કહેશે તાર તાર ફેંકી દે just it will tell that now you put all this things in the feet of Dada બેઠી એમ જ મળ્યા કરે કે દાદા મને શક્તિ આપો આ સાચી વાત કરું અને તને એ શક્તિ મળી જાય અને બધું this is ring this is ring Who are the who is the owner of that ring? <laughs> I'm not the owner. I am not the owner. <laughs> No, no, it's really. ના ના બરાબર છે. Uh, uh, uh, um, uh, see, I would have said that anyways because it's very logical that when I died. <laughs> એને હું મરી જઈશ તો પછી કઈ ઓછી જોડેલી જાય છે મારી નથી જ કે છે To whom it concerned? to whom it concerned? તો હું- Uh, uh, to uh, Meena. મીના ને Yeah. કે છે એવું કે? Hmm. નોટ આય અડધું જ્ઞાન તો છે એનું <laughs> એ મને છે એને કેવું કે હું સમજી શકેલી છું તેનું તો મને સમજવાનું જ નથી પણ બીજું પાઠ ક્વેશ્ચન વધારે કરે છે ઓકે બધું then, then will come on a point Oh, okay. Okay. See, uh, એટલે તું સાંભળ્યા કર હા, દા- દાદા દાદાને ક્વેશ્ચન કરો હવે. નાસ્તો કરવા no, no, no, હું છે ને normally નથી ક- કરતી I Am I totally aware of what's happening and does not? I, I want to be able to um, see that from inside. I want to see. You know how he is always aloof. He, I, I want એમ કે છે કે મારે મને જ્ઞાન લીધા પછી અહીંથી હું બહાર નીકળું તો મને એ છે કે આ અને આ આખું સેપરેટ થઈ જવું જોઈએ અને બધું દેખાવું જોઈએ જેવું તમને દેખાય છે તમે કેવા અલુપ છો નિર્લેપ છો એવું મારે જોઈએ અનકન્ડિશનલી હોવું જોઈએ Mm. can you you should have your desire. Right. But you should not put a condition to Dada. Oh, okay, okay. I see what you're saying. Just you you uh, you just uh, pray for that. I want this uh, stage. I want this. I want this. That's all. Neeruben. Yes. No, I just. कड़ी लगती है. I wear a shirt. Normally, I, if I don't wear it, it doesn't matter. You are not dependent. No, that's empowering. કોઈ હું ના પહેરું તો મને ના પડે ડિપેન્ડન્ટ નહીં ના ભાગી અને ઘેર આરામ કરે ઘેર પહેલી લેવો બહાર પહેલી લેવો તો ઘેર ટ્રાયલ લે છે બહાર લઈ દઉં પછી રસોઈ કરે ખરાબ લાગે સત્યની વાત પૂછો ગઈ ગયા નકામા દીધું આ લોકો ઘરમાં છેતરાતા નથી એટલે જતા જ નથી આવ્યા એટલે રોકડું હોય તો જાય મહિને મહિને અત્તા ભરે ઉધાર માં પછી પાછું આવે નહીં અને આવતા બહુ દેખવાનું કે <laughs> દાદા આપણો એક સવાલ છે દૂરતમ થી સૂક્ષ્મતમ ની ક્રિયા શું છે દૂરતમ થી સૂક્ષ્મતમ સુધીની ક્રિયા સમજાવો સૂક્ષ્મતંથી સૂક્ષ્મતંતુ સુધી તેમ શું શું કહ્યું ક્રિયા ક્રિયા સમજાવો ક્રિયા હા દેખાય છે તે બધા નાના છોકરા સમજી જાય કે તમે આમ રસોડામ ગયા હતા ખાધું પીધું બધું સ્થુલ શબ્દ દેખાય આ અંદરિયાથી બધું દેખાય અનુભવમાં આવે અંદરિય અને સૂક્ષ્મતમ તો દેહ લેતું જ ના શકે આત્માનું બધું કામ આગળ એ બધું કામ બધું જ્ઞાતા અવસ્થા સુધી પહોંચે તાર દેખાય છે એટલે બસ શું તમને દેખાય છે સપનામાં ફિલ્મ દેખાય છે સૂક્ષ્મ કહેવાય અને સૂક્ષ્મ તય અને સૂક્ષ્મ તમ નાતા દસ્તા સુધી પહોંચે તારે ગોપાલભાઈ કઈ પૂછવાનું જઈએ કઈ નથી અત્યારે તો કઈ પૂછવાનું નથી આપણો બીજો સવાલ દાદા આ લોકો જે છે બધા તે બાધા લે છે માન્યતાઓ માને એનું શું મહત્વ લોકો લોકો બાધા લે બધી માન્યતાઓ માને એનું મહત્વ એ તો બાધા પોતે જેની બાધા રાખે છે ને એ તારે એને મન સ્થિર થાય કે હા રાધા રાખી છે તમારી પર ડગમગ થયા કરતો હોય એ બાધા મન સ્થિર થાય મન સ્થિર થાય બાકી બાધા તો જેવું શ્રદ્ધા એવું ફરે શ્રદ્ધા મજબૂત હોય તો ફરે શ્રદ્ધા કાચી હોય ના ફરે પોતાની શ્રદ્ધા નું ફરશે છે એમ પેલા ભાઈ છે છે ઉપવાસ નું મહત્વ એક તો શરીરમાં જરા કચરો હોય બધો ભરી જાય સાફ થઈ જાય અને શરીરમાં જાગૃતિ ઉખાડી વાંચે ઊંઘે છે જગત તે પેલું આખો ખોરાક ખાય ને ત્યાં દારૂ થઈ જાય તરત જેટલો ખોરાક ખાય ને ગાંડી થાય છે ગાંધીના ઘેરમાં ઘેરમાં ફર્યા કરે એટલે ઉપવાસ કરે તારે જરા જ્ઞાન ઉતરે ત્યારે ખબર પડે એ ક્યાં ક્યાં શું શું નુકસાન થયું છે શું થયું છે ખ્યાલ પડે નહીં ઘેરમાં ઘેરમાં ચાલ્યા જ કરે તમારો ઉપવાસ કરો તો જ્ઞાન ઉતરી ગયું હતું ને ઉતરી ગયું દાદા આપણે અઠવાડિયામાં કેટલી વાર ઉપવાસ કરવો જોઈએ ક્યારે અઠવાડિયામાં એક વીકમાં કેટલી વાર ઉપવાસ ઉપવાસ અડધો દિવસ કે આખો દિવસ બસ જેને શરીર બહુ વીકનેસ હોય તેને આખો દિવસ કરવો જોઈએ શરીર સારું હોય ત્રણ દિવસ હમણાં આખો દિવસ કરવાનો ભુલાભાઈ ભુલાભાઈ આખો દિવસ કરવાનો આ સંસારમાં બે શક્તિ છે તે અજ્ઞાશક્તિ શક્તિ છે અને પેલી પ્રજ્ઞાશક્તિ અજ્ઞાન શક્તિ સંસારમાં જ ભટકાય ભટકાય કરે અજ્ઞાન શક્તિ મોક્ષે લઈ જાય સંસારમાં પેઠો તો હજી એ ન આપણે એ તો અજ્ઞાન શક્તિ એ આત્માનું આત્માથી પ્રગટ થયેલી શક્તિ જયારે જઈએ ત્યારે ભાઈ નાસ્તા નતા જાય આ અજ્ઞાશક્તિ સંસાર આજ્ઞા તે સંસારમાં જ ભટક્યા ભટક્યા કરે profit and loss profit and loss દેખાય દેખાય કરે આમાં પ્રોફિટ આવ્યો એમાં લોસ આવ્યો બેસામાં પ્રોફિટ લોસ જોઈ નાખે બેસામાં પાસે મળવા જગ્યા દાદા યજ્ઞ શું મહત્તા યજ્ઞ એક વિજ્ઞાન પ્રયોગિક છે વિજ્ઞાનિક કે આ બધી વસ્તુ મેં નાખીએ ને તેના જે ગેસ થાય છે તે ગેસથી આ પ્રેરણા અડે છે વાગડાને ઉડી પડે રાત એ બધું પદ્ધતિનું છે આ બધું પણ અત્યારે કોઈ બહુ પદ્ધતર કરતા નથી ને ચોખ્ખું ઘી ક્યાં હોય ખાવાનું મસાલો મસાલો પ્રકૃતિ વાળા છે ને મામા કે છે કે મામા ખાવાનું બીજ નથી મળતું તો પછી શું જરૂર છે ના એ છે એવું છે ને આપણે અનાજ ખાવાય જોઈએ અને ખેતરમાં નાખવાય ના જોઈએ નાખીએ નહીં શું થાય એવું આ ખેતર છે એનાથી વરસાદ પડે એટલે વરસાદ પડે એટલે જાનવર બધું બધું પડે પણ એમના મહાત્મા તો ઉડી ગયું હતા ચોખ્ખું ઘી ને બધું કશું હતું નથી ને દાદા